શ્લોક નંબર સેવન્ટી નવરો કૃત્વા પાદમેકમ ગુરુદેવ નૃપાંતિકે ઉપવેશ્યમ સભાયામ ચ જાનુ બધ્વા નવાસસા અને ગુરુદેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિશે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને ન બેસવું આગળના શ્લોકમાં ગુરુ આદિકની સન્માનનીયતા કહીને વળી તેમના સમીપમાં આવી રીતે ન બેસવું તે પણ કહે છે ગુરુ દેવ અને રાજા આગળના શ્લોકમાં ગણાવેલા વયોવૃદ્ધ ત્યાગી વિદ્વાન તપસ્વી આ બધાની સમીપે પગ ઉપર પગ ચઢાવીને અર્થાત ડાબા પગને જમણા સાથળ ઉપર ચઢાવીને કે જમણા પગને ડાબા સાથળ ઉપર ચઢાવીને ન બેસવું અહીં મૂળ શ્લોકમાં એકમ પાદમ આવો શબ્દ કહ્યો છે તેથી એક પગને બીજાના બીજા પગના સાથળ ઉપર આવો અર્થ નીકળે જો બંને પગના તળિયાને એકબીજાના એકબીજા પગના સાથળ ઉપર ગોઠવે તો કંઈ દોષ નથી કારણ કે તેવી રીતે બેસવાની રીતને પદ્માસન કહેવાય છે સભામાં પગ એક પગના સાથળ ઉપર બીજો પગ ચડાવીને ન બેસવું તે સ્મૃતિમાં કહ્યું છે કે આચાર્યસ્ય ચ વૃદ્ધાદેર રંતિકે ચ સદસ્યપી વિરાસનેન પુરુષો નાસિત પ્રૌઢપાન ન ચ પોતાના આચાર્યની આગળ કે કોઈ વયોવૃદ્ધ ઇત્યાદિકની સમીપે અને સભામાં પણ વિરાસને ન બેસવું તેમજ પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું વિરાસનનું લક્ષણ વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે એકમ પાદમ અથૈકસ્મિન વિન્યસ્યો વિન્યસ્યોરણી સંસ્થિત ઇતરસ્મિન તથા ચોક્તમ વિરાસન મુદાવૃતમ એક પગને પાછળ વાળીને તેના સાથળ પર બીજા પગને ચઢાવીને બેસવું અથવા બીજા પગને પાછળ વાળીને તેના સાથળ ઉપર પહેલાંનો પગ મૂકવો તેને વિરાસન કહેવાય છે વળી ઉત્તરીય વસ્ત્ર વગેરેને પીઠ પાસેથી આગળ લાવીને એક ઘૂંટણને કે બંને ઘૂંટણને તેનાથી બાંધીને ગુરુ આદિકની સમીપે કે સભામાં ન બેસવું તે બાબતે સદાચાર દીપમાં કહ્યું છે કે પર્યા વેષ્ટ્ય શ્રોણીપાદમ વાસસા અગ્રે મહાત્મનામ નોપા વિશ્વેચ સદસી પૃષ્ઠે કૃત્વાન ચોતમાન કમરના ભાગથી પગના ઘૂંટણને વસ્ત્રથી વીંટીને બાંધીને મહાત્મા પુરુષો આગળ ન બેસવું તેમજ સભામાં ઉચ્ચ વર્ગના લોકોને પીઠ કરીને પણ ન બેસવું શ્લોક નંબર સેવન્ટી વન વિવાદોનેવ કર્તવ્ય સ્વાચાર્યેણ સહ ક્વચિત પૂજ્યોન્નધન વસ્ત્રાદ્યેર યથા શક્તિ સચાખિલૈઃ અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે ક્યારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન ધન વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા દેહયાત્રાને માટે લૌકિક પ્રવૃત્તિમાં પણ મોક્ષભાગીઓએ વિવાદમાં પડવું ન જોઈએ તેમાં પણ પોતાના આચાર્ય સાથે તો વિવાદ સર્વથા અનર્થ કરનારો થાય છે પોતે ન્યાયના પક્ષમાં હોઈએ તો પણ જ્યાં સુધી જીવિતવ્ય હોડમાં ન હોય ત્યાં સુધી તેની સાથે વિવાદ ન કરવો આ મારું છે તેનું નથી અથવા હું બરાબર છું તે બરાબર નથી આવી ખેંચતાણ થવી વાકયુદ્ધ થવું તે વિવાદ છે તે ન કરવો જ્યાં સુધી પોતાના જીવિતવ્ય હોડમાં ન મુકાઈ જાય મરવા જેવું ન થતું હોય ત્યાં સુધી વિવાદ ન કરવો જોઈએ એની આગળ શું કીધું સામાન્ય રીતે વિવાદ તો ન કરવો જોઈએ એમાં વિશેષ પણ આચાર્ય સાથે તો ન જ કરવો જોઈએ કઈ એવું નહીં તમારે ફરીથી વાત દેહયાત્રાને માટે લૌકિક પ્રવૃત્તિમાં પણ મોક્ષભાગીઓએ વિવાદમાં પડવું ન જોઈએ તેમાં પણ પોતાના આચાર્ય સાથે તો વિવાદ સર્વથા અનર્થ કરનારો થાય છે પોતે ન્યાયના પક્ષમાં હોઈએ તો પણ જ્યાં સુધી જીવિતવ્ય હોડમાં ન હોય ત્યાં સુધી તેની સાથે વિવાદ ન કરવો એટલે શું પોતે સાચા હોય તો વિવાદ ન પોતે સાચા હોય એ ખોટા હોય તો દલીલ ન કરવી તો વિવાદ ન કરવો કોઈથી સાચા હોય વિવાદ શેનો હોય સાચા ખોટા હું સાચો તું ખોટા એનો જ વિવાદ હોય કે બીજું કંઈ એટલે પોતે સાચા હોય એ ખોટા હોય તો તો એનો વિવાદ કરવે આચાર્ય એટલે આચાર્ય એટલે આચાર્ય બીજું આચાર્ય એટલે હું કે તમે એમ નહીં વિષ્ણુમંગલ સ્વામી નામ નાખ્યું સર્વલ પણ એટલે એમ તો એ અત્યારે આચાર્ય જ છે એ વિવાદ ન કરવો આચાર્ય એટલે આચાર્ય ગાદીના આચાર્ય આ મારું છે તેનું નથી અથવા હું બરાબર છું તે બરાબર નથી આવી ખેંચતાણ થવી વાકયુદ્ધ થવું તે વિવાદ છે તે ન કરવો અર્થાત નમી દેવું પોતાના આચાર્ય ગુરુની સાથે ક્યારેય વિવાદ ન કરવો તેમના વચનનું ખંડન કરીને કે વાણીથી ઝઘડો કરીને તેમનું અપમાન ન કરવું કારણ કે તેમ કરવાથી પાલનીયમ વાક્યમ સર્વથા પરમ આદરાત ગુરુના વચનને પરમ આદરથી બધી રીતે પાળવું આમ બ્રહ્મપુરાણમાં કહેલા આ પોતાના શિષ્ય ધર્મમાં ખામી આવે છે ગુરોરવગ્ના શ્રુતિશાસ્ત્ર નિંદનમ ગુરુનું અપમાન અને શ્રુતિશાસ્ત્રોની નિંદા વગેરે કરવાથી આગળ પદ્મપુરાણમાં કહેલું સનતકુમારના વાક્ય પ્રમાણે નરકની પ્રાપ્તિ થાય છે આવો ભાવાર્થ છે અગસ્ય સંહિતામાં તો ગુરુનું અપમાન કરવાથી લૌકિક અવજ્ઞા એટલે શું ગુરોર અવજ્ઞા શ્રુતિશાસ્ત્ર નિંદન એ શ્લોક આગળ આવી ગયો છે ને એકવાર અવજ્ઞા એટલે શું એ આજ્ઞા ન પાડે તો એને અવજ્ઞા કહેવાય અવજ્ઞા એ કીધા કરે એમ આપણે થોડું એમ કર બધું કરી નાખવાનું એટલે અવજ્ઞા અને ગુરુને તે ટેવ પડી ગયું કીધા કરવાની કે નહીં ગુરુનું કામ કીધા કરવું આપણે હાંભળા કરવાનું શિષ્યોનું કામ હાંભળા કરવાનું ગુરોરવજ્ઞા શ્રુતિશાસ્ત્ર નિંદનમ ગુરુનું અપમાન અને શ્રુતિશાસ્ત્રોની નિંદા વગેરે કરવાથી આગળ પદ્મપુરાણમાં કહેલા સનતકુમારના વાક્ય પ્રમાણે નરકની પ્રાપ્તિ થાય છે આવો ભાવાર્થ છે અગત્ય સંહિતામાં તો ગુરુનું અપમાન કરવાથી લૌકિક અનર્થ હાનિ થાય છે આવું કહ્યું છે જેમ કે યહી શિષ્યેસ્તુ સદારાધ્યા ગુરવો યવ માનિતા પુત્ર મિત્ર કલત્રાદિ સંપદભ્ય પ્રચ્યવંતી તે સંપદભ્ય સંપદભ્ય પ્રચ્યવંતી તે યે ગુર્વાગ્નામ ન કુર્વંતી પાપિષ્ઠા પુરુષાધમા ન તેષામ ક્લેશ નિસ્તારો વર્તતે મુનિ સત્તમ જે મનુષ્યો હંમેશા સેવવાલાયક ગુરુનું અપમાન કરે છે તેના પુત્ર મિત્ર અને પત્ની તથા સંપત્તિ વગેરે સર્વનો નાશ થાય છે હે મુનિવર્ય જે શિષ્યો ગુરુની આજ્ઞાનું પાલન નથી કરતા તે પાપી છે અને પુરુષાધમ છે તેના દુઃખોનો પાર ક્યારેય આવતો નથી સર્વ મારા આશ્રિતોએ પોતાના આચાર્યને અન્ન ધન અને વસ્ત્ર વગેરે આપીને યથાશક્તિ પૂજવા અહીં મૂળ શ્લોકમાં આદ્યેહી વગેરે શબ્દ વાપર્યો છે તેનાથી આચાર્યને ગાય આદિ પણ આપવું એમ સમજવું દૂધના વાંધા હોય તો ગાય આપવાની ઉપહારે યથા શાકભાજી આપવું ગાય આપવી બધું ઉપહારે યથાશક્તિ કાલે કાલે નિજમ ગુરુ અર્ચયે દેવ દેવવત પ્રાજ્ઞ સર્વદેવમયો ગુરુ હું બુદ્ધિમાન શિષ્યે સમયે સમયે યથાશક્તિ ભેટ સામગ્રી આપીને પોતાના ગુરુને પૂજવા કારણ કે ગુરુને સર્વ દેવરૂપ કહ્યા છે આવું વિષ્ણુ રહસ્યમાં વચન છે શ્લોક નંબર સેવન્ટી ટુ તમાયંતમ નિશમ્યાશો પ્રત્યુદગંતવ્યમાદરાત તસ્મિન तस्मिन् यात्यानुगम्यं च ग्रामान्तावधिमच्छ्रितैः અમારા જે આશ્રિત જણ તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદરથી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું મારા આશ્રિત પુરુષોએ પોતાના આચાર્યને પોતાને ગામ આવતા સાંભળીને તત્કાળ વાજિંત્ર આદિ વગડાવીને આદરથી સન્મુખ જવું તેમનું સામયું કરવું અને તે આચાર્ય પોતાને ગામથી બીજે ગામ પધારતા હોય ત્યારે મારા આશ્રિતોએ ગામની ભાગોળ સુધી તેમને વળાવવા જવું માધવીય પરાશર સ્મૃતિની વ્યાખ્યામાં એક સ્મૃતિવચન છે પ્રત્યુત ગચ્છેદ સમાયાંતમ યાંતમ ચાનુ વ્રજેદ ગુરુમ ગ્રામાંત ગ્રામાંતાવધી સીમાંતા સીમાંતાવધી વાંપાશયાવધી ગુરુ જ્યારે પોતાને ગામ કે નગરમાં આવતા હોય ત્યારે ગામની ભાગોળ સુધી સીમાડા સુધી કે વચ્ચે આવતા કોઈ જળાશય સુધી સન્મુખ જવું અને તેઓ જ્યારે પાછા પધારતા હોય ત્યારે પણ ઉપર કહ્યા પ્રમાણે વળાવવા જવું જ શબ્દથી ભેટ સામગ્રી પણ આપવી એમ સમજવું શ્લોક નંબર સેવન્ટી થ્રી અપિ ભૂરી ફલમ કર્મ ધર્માપેતમ ભવેદ્યદિ આચાર્યમ તર્હિ તન્નેવ ધર્મ સર્વાર્થ દોસ્તિ અને ઘણું છે ફળ જેને વિશે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે માટે કોઈ પણ ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો આવી રીતે પ્રથમ દેહયાત્રા માટે વ્યવહારિક કાર્યની અનુજ્ઞા આપી તે વ્યવહારિક લૌકિક કાર્યમાં પ્રવર્તેલા આશ્રિતોને અવશ્ય અપેક્ષિત બાબતોનું નિરૂપણ કર્યું તેમાં અંતરંગ બાબતો કે ગુરુ પરીક્ષણ વગેરે ગુરુ પરીક્ષણ કરીને કાર્યમાં નિયોજન કરવું ગુણ પરીક્ષણ કરીને ગુણ પરીક્ષણ કરીને કાર્યમાં નિયોજન કરવું ત્યાર પછી પરિજન દાક્ષિણ્યતા ત્યાર પછી વાણીની કુશળતા મહિમાશાલીઓનું સત્કરણ વિવાદ ત્યાગ હવે વધારે નહીં કહીને કહે છે કે શાસ્ત્ર વિરુદ્ધ વર્તન ક્યારેય ન કરવું ધર્મ વિરુદ્ધ વર્તન ક્યારેય ન કરવું ધર્મ સર્વ પુરુષાર્થનો આપનારો છે તેનું અનુષ્ઠાન અર્થ ભોગ અને ફળની આશા રાખ્યા વિના પરમાત્માને કેવળ પ્રસન્ન કરવા માટે જ જો કરવામાં આવે તો મોક્ષને પણ આપનારો થાય છે તે વાત કહે છે ધનનો લાભ થાય આવું કોઈ કામ હોય પણ તે જો સ્વધર્મથી વિરુદ્ધ હોય તો તે ન જ કરવું કારણ કે ધર્મ છે તે જ પોતાના સમગ્ર ઈચ્છિત પદાર્થોને આપનારો છે ધર્મનું પાલન કરનારને ભોગ્ય પદાર્થ કે ભોગના સાધન ન મળે એવું નથી હોતું મોક્ષ ધર્મમાં કહ્યું છે કે ધર્માદપેતમ યત્કર્મ યદ્યપી શ્યાન મહાફલમ ન તત્ કુર્વિત મેધાવી ન તદ્ધિતમ મિહોચ્યતે ધર્મરહિત કામ લૌકિક દ્રષ્ટિથી ભલે ઘણું લાભકારી હોય પણ બુદ્ધિમાન પુરુષ તેવું કામ ન કરે કારણ કે આ જગતમાં તે કામને હિતકારી કહ્યું નથી પૂર્વે પરાશર સ્મૃતિમાં પણ કહ્યું છે કે એહિકમ તુ સુખમ યત તદ યચ્ચાપ્યા યત એહિકમ તુ સુખમ યત તત એહિકમ તુ સુખમ યત યત તત યત તદ યચ્ચાપ્યા ઉષ્મિકમ સુખમ ધર્મેણ એવ ધર્મેણેવ ધર્મ ભ્રષ્ટો વિનશ્યતિ જે કંઈ લૌકિક સુખ હોય કે પારલૌકિક સુખ તે બધું ધર્મ પાળવાથી જ મળે છે ધર્મભ્રષ્ટ મનુષ્યનો વિનાશ થાય છે શ્લોક નંબર સેવન્ટી ફોર પૂર્વેર્મહદ્ભિરપીયત અધર્માચરણમ ક્વચિત કૃતમ સ્યાત્તત્તુ ન ગ્રાયમ ગ્રાયો ધર્મસ્તુ તત્કૃત અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું પૂર્વે થયેલા તપ યોગ ઐશ્વર્ય આદિ ગુણોથી પ્રસિદ્ધિ પામેલા કોઈ મોટા પુરુષે દેશ કાળાદીની વિષમતાથી કે આપતકાળને વશ થઈને કાંઈ અભક્ષ્ય અભક્ષ્યના ભક્ષણ જેવું અધર્મનું આચરણ કર્યું હોય તો પોતાના જીવનમાં તે આચરણ ઉતારવું નહીં મોટા પુરુષના આચરણરૂપ શિષ્ટાચાર સ્વીકારવો જોઈએ પણ તે અલૌકિક અને નિર્દોષ હોય તો જ સ્વીકારવો શિષ્ટ પુરુષ મોટા પુરુષોએ જો કોઈ ખરાબ આચરણ કર્યું હોય તો તે ન સ્વીકારવું મત્સ્ય પુરાણમાં શિષ્ટાચાર બતાવ્યો છે દાનમ સત્યમ તપો લોભો વિદ્યેજ્યા પૂજનમ દમઃ અષ્ટૈતાની ચરિત્રાણી શિષ્ટાચારસ્ય લક્ષણમ શિષ્ટા યસ્માચરંત્યેનમ મનુ સપ્તર્ષયસ્તથા મન્વંતરેષુ સર્વેષુ શિષ્ટાચારસ્તત સ્મૃત દાન સત્ય તપ નિર્લોપતા જ્ઞાન ઈશ્વરનું યજ્ઞાદિથી આરાધન પૂજન અને ઇન્દ્રિયોનું દમન આ આઠ જેમાં હોય આવા ચરિત્ર વર્તન શિષ્ટાચારનું લક્ષણ છે મહારાજ મનુ અને સપ મહારાજ મનુ અને સપ્તર્ષિ જેવા શિષ્ટ પુરુષોએ બધા જ મનવંતરમાં જે આચરણ સદવર્તન કર્યું છે તેને શિષ્ટાચાર કહેવાય છે ઉપર એટલે હું સમજ્યા આ બધા દાન સત્ય તપ છે એનું આચરણ કરે એને શિષ્ટાચાર કહેવાય અને પહેલાં જે સપ્તર્ષિઓ બધા થઈ ગયા મનુ મહારાજ એમણે જે આચરણ કર્યું છે એને ત્યાં શિષ્ટાચાર સમજવું તમે શું સમજ્યા ભાઈ આ શ્લોકમાં તમે શું સમજ્યા કઈ સમજ્યા જ નથી તમે હું હુમજે તમે કહી સમજ્યા અબ દેહો મતવા કે બેઠે થા સાંભળી લેવા બેઠે યાર શ્લોક છેનો છે હું તમને હું સમજ્યા આટ એને આચરણ કયો હ હે ભગતજી હું સમજે શિષ્ટ પુરુષ આચરણ કર્યું હોય ગમે ત્યારે તો એને માનવું જ શિષ્ટ પુરુષો પુરુષોએ આટલા વાનાનું આચરણ કર્યું હોય એ માન કેટલા વાના દાન સત્ય એમાં ગણાય ભાઈ એ એનું ગ્રહણ કરવું એ એની સિવાય બીજું ઘણું કર્યું હોય તો એ ન ગ્રહણ કરવું એને એટલે એમ કીધું ને કે મોટા પુરુષ હોય એને ધર્મનું આચરણ કર્યું હોય તો ધર્મનું આચરણ કયું કે એને કઈ દાન કર્યું હોય એને તપ કર્યું હોય એને બીજાને મદદ કરી હોય તો એ ગ્રહણ કરવું પણ મોટા પુરુષે કઈ ભૂલ કરી હોય તો એનું ગ્રહણ ન કરવું મૂળ શ્લોકમાં શું કીધું છે પૂર્વે મોટા પુરુષ થઈ ગયા હોય એમણે જો અધર્માચરણ કર્યું હોય તો એનું આચરણ ન કરવું પણ જે ધર્માચરણ કર્યું એનું આચરણ કરવું દાન સત્ય તપ નિર્લોભતા જ્ઞાન ઈશ્વરનું યજ્ઞાદિથી આરાધન પૂજન અને ઇન્દ્રિયોનું દમન આ આઠ જેમાં હોય આવા ચરિત્ર વર્તન શિષ્ટાચારનું લક્ષણ છે મહારાજ મનુ અને સપ્તર્ષિ જેવા શિષ્ટ પુરુષોએ બધા જ મનવંતરમાં જે આચરણ સદવર્તન કર્યું છે તેને શિષ્ટાચાર કહેવાય છે ઉપર ગણાવેલા દાન આદિના લક્ષણ તો તે મત્સ્ય પુરાણથી જ જાણી લેવા ભલે તેઓ શિષ્ટપુરુષ કહેવાતા હોય પણ તેમનું આચરણ જો ખરાબ હોય તો તે ન સ્વીકારવું ભાગવતમાં કહ્યું છે કે તેજીય સામપી યેતેન યેતતન યેતતન સુરલોક્યમ સુશ્લોક્યમ જગતગુરો સુશ્લોક્યમ સુશ્લોક શ્લોક્યમ જગતગુરો યદવૃત્તમ મનુતિષ્ઠન વૈ લોકઃ ક્ષેમાય કલ્પતે હે જગદગુરો આપ સમાન તેજસ્વી પુરુષોને પણ આવું કામ શોભતું નથી કારણ કે આપનું અનુસરણ કરીને જ સંસારનું કલ્યાણ થાય છે તે મોટા પુરુષોએ આચરેલો તપ યોગ સત્ય અને દયા વગેરે જેમાં હોય આવો સદાચારરૂપ ધર્મ તે ગ્રહણ કરવો સ્વીકારવો તેમનો સદાચાર આપણને સૌને શીખવાડવા માટેનો હોય છે તે ભાગવતમાં માર્કંડેય મુનિએ કહ્યું છે કે જો ના હોય એને કેમ કરવું નવા કંઈક શીખે એવું રહેવા દેવું એમ નવા જોતા હોય ને કે સ્વામીજી કેમ કરે છે સ્વામીજી કરે નવા શું કરે એટલે એ ક્યાંક શીખે એવું કરવું એમ એવું કીધું ને બા સપ્તર સિવાય શું કીધું બ્રહ્માને તમારે કે અમે ક્યાંક શીખીએ એવું રહેવા દો એટલે મોટા પુરુષોએ એવું રાખો અને નાના એ જૂના એ આવું રાખો જૂના બધા મોટા પુરુષો ગણાય કે નહીં હે તમે મોટા પુરુષ ગણાવશો કે નહીં સદગુણ સ્વામી કે નહીં જૂના બધા મોટા પુરુષ ગણાય આ ભગત બધા નાના પુરુષમાં ગણાય એ તો જૂના હોય તોય તેમનો સદાચાર આપણને સૌને શીખવાડવા માટેનો હોય છે તે ભાગવતમાં માર્કંડેય મુનિએ કહ્યું છે કે એટલે બીજા કંઈક શીખે એવું ક્યાંક આપણે કરવું ધર્મ ગ્રાહીતું પ્રાય પ્રવક્તારશ્ચ દેહિનામ આચરંત્યનું મોદંતે ક્રિયમાણમ સ્તુવંતી ચ ધર્મના પ્રવચનકારો લગભગ પ્રાણીઓને ધર્મનું રહસ્ય અને સ્વરૂપ સમજાવવાને માટે તેનું આચરણ અને અનુમોદન કરે છે અને અન્ય કોઈ તે ધર્મનું પાલન કરે છે તો તેની પ્રશંસા કરે છે આ બંને બાબત મહાભારતમાં ભીષ્મે ઉપદેશીને કહી છે કૃતાની યાની કર્માણી દૈવતેર મુનિભિસ તથા નાચરે તાની ધર્માત્મા શ્રુત્વા ચાપી ન કુત્સયેત સંચિંત્ય મનસા રાજન વિદિત્વા શક્ય વિદિત્વા શક્યમાત્મન કરોતિ યહ શુભમ કર્મ સવે ભદ્રાણી પશ્યતી મોટા દેવતાઓએ અને મહામુનિઓએ જે ક્રિયાઓ કરી હોય તેને સાંભળીને તે પ્રમાણે જ ધર્માત્મા પુરુષે ન કરવું અને તેની નિંદા પણ ન કરવી હે રાજન મનથી વિચાર કરવો પોતાના હિતમાં તે શક્ય હોય તેને સમજીને જે શુભ કર્મ કરે છે તે પોતાનું શ્રેય દેખે છે પોતાનું શ્રેય પામે છે શું કીધું મોટા હોય જે ક્રિયા કરી હોય એને તરત કરી ન નાખવી પોતે વિચારવું એમાંથી કેટલું પોતાના આત્મશ્રેય માટે છે એટલું કરવું હું કીધું બધું ન કરે પણ એમને થાય એટલા આંધળુક્યા ન કરી નાખવું એમ એને કર્યું હોય એ કરવાનું પણ આંધળું ક્યાં ન કરવું એમ એને ભૂલ કરી હોય તો આપણે કરી નાખવાની એવું નહીં એમ માણસો તો ભૂલ કરી હોય એ પહેલા પ્રગ્રહણ કરે એ એમ કરતા હતા ને તો આપણે શું હવે બાંધો શ્લોક નંબર સેવન્ટી ફાઈવ ગુહ્ય વાર્તા તો કશ્યાપી પ્રકાશ્યાનેવ ચેત સમુદ્રષ્ટ્યા ન કાર્યશ્ચ યથાર્હાર્ચા વ્યતિક્રમઃ અને કોઈની પણ જે ગુહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય દોસ્તાર પાસે ન કરવી દોસ્તાર પાસે આપણી પાસે ક્યાંક નવીન વાત આવી ગઈ હોય અને જે એને બધું એમ કે પ્રચાર ન થયો હોય તો તો કહેવામાં રાહ હોય ને એમ એટલે તોય ન કહેવી દોસ્તાર મળી જાય તોય ન કેવી અને કોઈની પણ જે ગુહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું રહેવાય નહીં તો આમ એકલા એકલા બોલી આવવાનું કોઈ ન હોય તો યાર કીધું કોઈની પાસે પ્રકાશ ન કરવી એકલા એકલા આકાશમાં પ્રકાશ કરે તો વાંધો તો જોઈ લેવાનું કે કોઈ સાંભળી નથી જતા ને બોલો રહસ્ય વાત હાથમાં આવી ગયું પછી રેવાય તો નહીં ક્યાંક સારું ખાવાનું મળી ગયું હોય તો ખાધા વિના રહેવાય પણ આ તો ન રહેવાય આમાં એટલો બધો રહે ખાવાના કરતા વધારે રહે એટલે જો ન રહેવાય તો એકલા એકલા ઝાડવે ચડીને બોલી દેવું હોય ઝાડવા નીચે જઈને બહુ ચડવાનું ન ફાવતું હોય ને ઓલા પોપટ ને હુડા ને બધા હોય તો એ સાંભળે તેનો વાંધો નહીં એ પાસે બીજી કઈ પ્રકાશ ન કરે એ વળી પાછી એક જગ્યાએ જઈને બીજા ઝાડવા જાય કીવી કીવી ઓલું ઓલું એમ એવું ન કરે લગભગ બહુ ન કરે માણસ જ કરે એમ કહેવાય દોસ્તાર મળી જાય તો બહુ કરે દોસ્તાર જ રહસ્યનું પાત્ર કોણ કહેવાય અતિ રહસ્ય જે વાત હાથમાં આપણે આવી ગઈ હોય તો એનું મોટા મોટું પાત્ર કોણ હે દોસ્તાર એટલે દોસ્તાર છે એ પ્રકાશનનું પાત્ર છે એટલે ન્યાય ન કહેવી અમે એવું કીધું અમે લખતા ભૂલી ગયા દોસ્તારને ન કેવું કે નહીં કે લખ્યું છે કદાચ લખ્યું હોય અંદર જોવો જોઈએ અને કોઈની પણ જે ગોહ્ય વાર્તા તે દોસ્તારને ન કહી અને કોઈની પણ જે ગોહ્ય વાર્તા તે તો કોઈ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહીં અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદ્રષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં કોઈપણ પુરુષ કે સ્ત્રી વગેરેનું શત્રુ હોય તો પણ ગુપ્ત વૃત્તાંત હોય તેને કોઈની પાસે જાહેર ન કરવું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે કોઈની ખાનગી વાત જાહેર ન કરવી એની ઈચ્છા હોય કે જાહેર ન થાય તો આપણે બહુ ડાયા થઈને ન કરી દઉં શત્રુની શત્રુની ઈચ્છા હોય કે ખાનગી રાખવા જેવું છે તો આપણે ન જાહેર તો મહારાજની આ આજ્ઞા લોપી ગયા યાજ્ઞાવલ્કે સ્મૃતિમાં કહ્યું છે કે કોઈની ખાનગી વાત જાહેર ન કરવી ન કશ્યચિત મર્મણી સ્પૃશેત અને તે માટે જ નરનારાયણ નરનારાયણીય આખ્યાનમાં નારદજીએ ભગવાનના રાજીપામાં કારણભૂત પોતાનો ગુણ કહ્યો છે કે પરસ્ય ગુહ્ય નચ ભિન્ન પૂર્વમ કોઈની ગુપ્ત વાત મેં પહેલાં કોઈ આગળ કહી નથી જાહેર થઈ ગયા પછી ગયા તો વાંધો નારદજી તો કોઈ દેવું કરતા જ નથી વ્યવહારમાં યથાયોગ્ય તારતમ્યતાનું ઉલ્લંઘન કરીને સમદ્રષ્ટિ કરીને જેનું જેમ પૂજન કરવું ઘટતું હોય તેમાં વ્યતિક્રમ ન કરવો શુનિ ચૈવ સ્વપાકે ચ બ્રહ્મણે ગવી હસ્તિની બ્રાહ્મણે ગવી હસ્તિની બ્રાહ્મણે ગવી હસ્તિની એ બધામાં જ્ઞાનેકાર આત્મા રહ્યો છે એમ જાણીને ઔપાધિક આકારનો અનાદર અનાદર કરી મર્યાદાનો લોપ ન કરવો આત્મતત્વના સાક્ષાત્કારી પુરુષો હોય તો પણ વેદાર સંગ્રહ ભણી ગયા હોય અને જો આમ કે વાક્યાર્થ જ્ઞાન થઈ ગયું હોય તો તો પછી આવું ન કરવું એને જરાક ઢાંકી રાખવું હંતળ રાખવું બ્રાહ્મણે ગવી હસ્તીને વેદાર સંગ્રહમાં આવે છે ને એવું જ્ઞાન જ્ઞાનેકાર આત્મા એમ આત્મતત્વના સાક્ષાત્કારી પુરુષો હોય તો પણ ઔપાધિક બ્રાહ્મણાદિ તારતમ્યતાને તારતમ્યને આધારે વ્યવહાર કરવો પણ એકાકાર વ્યવહાર ન કરવો તેવો આશ્રિતોને આદેશ આપે છે આ જગત બધું એક જ બ્રહ્મમાંથી થયું છે માટે બધું જ બ્રહ્મ છે એવા વિચારથી યથોચિત સત્કાર પૂજા મર્યાદાને તોડી નાખવી નહીં જો સજ્જન અને દુર્જનના પૂજન કે સત્કારમાં સમાનતા આવી જાય તો સાર અસારનો વિવેક જ લુપ્ત થઈ જાય માટે તે સત્ય અસત્યનો વિવેક કપિલદેવ ભગવાને સ્પષ્ટપણે બતાવ્યો છે જીવાહા શ્રેષ્ઠા યજીવા આગળની લીટી હું કીધું જાવી સત્કાર કરવાનું બધાને હરખા માને તો પછી એના સારો સારો વિવેક જ વયો છે શું કીધું ફરીથી વાત આ જગત બધું એક જ બ્રહ્મમાંથી થયું છે માટે બધું જ બ્રહ્મ છે એવા વિચારથી યથોચિત સત્કાર પૂજા મર્યાદાને તોડી નાખવી નહીં જો સજ્જન અને દુર્જનના પૂજન કે સત્કારમાં સમાનતા આવી જાય તો સાર અસારનો વિવેક જ લુપ્ત થઈ જાય શું કે આવ્યું તો શું કરવાનું ખોટા ને બધાને તગેડી મૂકવાનું હાજા ને બધાને કે આવો શું કીધું હાજા ખોટા મેં હરખું બેનું સન્માન ન કરવું જેને જેટલું યોગ્ય હોય એટલું જ કરવું બે હારા હોય ને ખોટો ખોટો હોય જૂનો હોય અને નવો હોય સાચો હોય તો ઓલા જૂના તગેડી મૂકવાના આના આના એવું કરવાનું કેમ કરવું હારાનું કરવું હે હારા હોય એનું કરવું જ નવો હોય તો બોલે જૂના હોય તો ઓલા એ જૂના હોય તો એ ન બરાબર સાચા ન હોય તો નવા સાચા હોય તો નવાનું કરવું જૂના ન કરવું બે હારી ઉભા હોય તોય તમે શું કરો તમારે શું કરો સદગુણ સ્વામી શું કે વ્યવહાર પડ્યો બેન હરકું કરી લેવું જૂના નો કરવું હે જૂના નો તો સન્માન કરવું જૂના પેલા કરવાનું હા જાય તો કરો તો કઈ વાંધો નહીં શું કરો તમે જો સજ્જન અને દુર્જનના પૂજન કે સત્કારમાં સમાનતા આવી જાય તો સાર અસારનો વિવેક જ લુપ્ત થઈ જાય માટે તે સત્ય અસત્યનો વિવેક કપિલદેવ ભગવાને સ્પષ્ટપણે બતાવ્યો છે એટલે આપણે એમ ન કરવું કપિલદેવ ભગવાને કીધું એમ કરવું એમ જીવાહ શ્રેષ્ઠ યજીવાનામ તતઃ પ્રાણભૃત શુભે તતઃ સચિતા પ્રવરાસ તતશ્ચેન્દ્રિય વૃત્તય તત્રાપી સ્પર્શવેદીભ્ય પ્રવરા રસવેદિન તેભ્યો ગંધવિદ શ્રેષ્ઠાસ તત શબ્દવિદો વરાહ રૂપભેદવિદસ્તત્ર તત ચોભયતો દત્ત તેષાં બહુયદા શ્રેષ્ઠાશ ચતુષ્પાદસ્તતો દ્વિપાત હે માતાજી પથ્થર આદિ જળની અપેક્ષાએ વૃક્ષાદિ જીવ શ્રેષ્ઠ છે અજીવાનામ જેવા શ્રેષ્ઠા અજીવાનામ જેવા શ્રેષ્ઠા એટલે એનો અર્થ શું થયો જળ પદાર્થ છે એની કરતા ચેતન પદાર્થો શ્રેષ્ઠ છે ત્યાં છઠ્ઠી વિભક્તિ કેમ વાપરી કઈ વાપરવી જોઈએ કમ્પેરેટિવ હોય હોય થયું એટલે મૈસૂરમાં ભણો તો એટલું તો ધ્યાન રાખવું જોઈએ તમે ગીતામાં ગીતામાં આ રીતના આવે છે ને આ બધામાં હું આ છું હું આ છું વિભૂતિ એમાં છઠ્ઠી વાપરીશ એને કહેવાય નિર્ધારણે શ્રેષ્ઠ આમ તો પાંચમી વાપરવી જોઈએ આના કરતા આ શ્રેષ્ઠ અજીવાના અજીવે ભ્યો જીવાહા શ્રેષ્ઠ એમ પણ તો નિર્ધારણ આમાંથી આ શ્રેષ્ઠ એટલા એટલામાં ગોલોક મધ્ય અક્ષરધામ એમ ગોલોક મધ્ય અક્ષરધામ એટલે શું ગોલોક અને બીજા ધામ એમાં અને ધામમાં અક્ષરધામ છે ગોલોક મધ્ય અક્ષર તમે એમાં ગોલોક તો ઝાઝા ગોલોક છે ગોલોક ની હરખામણી અક્ષરધામ શ્રેષ્ઠ જીવ વિનાના ની હરખામણી જીવ વાળા શ્રેષ્ઠ હે માતાજી પથ્થર આદિ જળની અપેક્ષાએ વૃક્ષાદિ જીવ શ્રેષ્ઠ છે એના કરતાં શ્વાસ લેવાવાળા પ્રાણીઓ શ્રેષ્ઠ છે એમાં પણ મનવાળા પ્રાણી ઉત્તમ છે તેમાં પણ ઇન્દ્રિયોની પ્રવૃત્તિવાળા શ્રેષ્ઠ છે સેન્દ્રિય પ્રાણીઓમાં પણ એકલા સ્પર્શને અનુભવતા પ્રાણી કરતાં સ્પર્શ અને રસને જાણનારા મત્સ્ય આદિ શ્રેષ્ઠ છે અળસિયા એના કરતાં માછલાની શ્રેષ્ઠ અને તેના કરતાં ગંધને પારખનારા ભમરા વગેરે ઉત્તમ છે માછલા કરતા ભમરા વધારે એમાં ચેતના વધારે છે તેના કરતાં શબ્દને ઓળખ ઓળખતા સર્પાદી શ્રેષ્ઠ છે હા હરપને કંઈક અવાજ કરો એટલે તરત જ આમ જોયો ઊભો રહે માણા ન ઊભો રહે એટલે આમ જોયે કોઈને મને બોલાવ્યો તેના કરતાં રૂપ રૂપને ઓળખતા કાગડા વગેરે ઉત્તમ છે તેની અપેક્ષા એ કાગડા કા કા કા મને કરવા એને બધે બરાબર હરખું નું આવ્યું હોય તો કાગડા ને હરખું આવ્યું હોય તો ગોકેરો કરી મૂકે આપણી ઘોડે જ આપણે હરખું નું આવ્યું હોય તો આપણે કરી દઈએ તમને હરખું ના આવે તમે કરો એટલે એ શ્રેષ્ઠ છે એમ કીધું તેની રૂપને ઓળખી જાય કે આ કૂતરું આવ્યું આ માણા આવ્યું આ હરપ આવ્યો એવું રૂપને ઓળખી જાય તેની અપેક્ષાએ ઉપર અને નીચે દાંતવાળા પ્રાણીઓ શ્રેષ્ઠ છે બટકું ભર લેવા બટકું પર લેવા હોય એ બધા શ્રેષ્ઠ અને પગ વિનાના કરતા કાગડો બટકું ન ભરે કાગડો તમે ચાંચ મારે બટકું ન ભરે ઓલા બટકો ભરી લેવા અને પગ વિનાના કરતા ઝાઝા પગવાળા શ્રેષ્ઠ છે અને તેથી ચાર પગવાળા શ્રેષ્ઠ છે અને તેના કરતા બે પગવાળા મનુષ્ય ઉત્તમ છે તતો વર્ણાશ્ચ ચત્વારસ તેષાં બ્રાહ્મણ ઉત્તમઃ બ્રાહ્મણેષ્વપી વેદજ્ઞો યર્થજ્ઞો અભ્યધિ અભ્યધિકસ્તત અર્થજ્ઞાત સંશયશ્ચેતા તત શ્રેયાન તત શ્રેયાન સ્વકર્મકૃત મુક્ત સંગસ્તતો ભૂયાત અધોગ્ધા ધર્મમાત્મન તસ કેવું ધર્મ મહાત્માના અધોગતા મુક્ત સંગો અર્થ અજ્ઞાત સંશય છેતા તથા શ્રેયાન સ્વકર્મ કૃત મુક્ત સંગ તત્વ ભૂયાત ન દોગતા ન દોગ્ધા ધર્મમાત્મન તસ્માન મય્યર પિતાશેષ ક્રિયાર્થાત્મા નિરંતર મૈયર મય્યર્પિતાત્મનઃ પુંસઃ મયી સંન્યસ્તકર્મણ ન પશ્યામી પરમ ભૂત અકર અકર્તુઃ સમદર્શનાત તેનાથી ચાર વર્ણ શ્રેષ્ઠ છે તેમાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે બ્રાહ્મણોમાં વેદને ભણનારો વેદને જાણનારો ઉત્તમ છે વેદજ્ઞોમાં પણ વેદનું તાત્પર્ય જાણનારો શ્રેષ્ઠ છે તેથી પણ સંશયનું નિવારણ કરનારો ઉત્તમ છે તેથી પણ પોતાના વર્ણાશ્રમોચિત ધર્મને પાળનારો શ્રેષ્ઠ છે અદોગ્ધા ધર્મનો શું છે શું શબ્દ આવ્યો હતો મુક્ત સંગત તત્વો ભૂયાત અદોગધા ધર્મમાત્મન ધર્મમાત્મન એટલે અર્થ શું એનો आत्मन धर्मम अदोक्ताय એટલે ડોગતા એટલે હું દોહન કરો ડોગદ्डा ડોગતા એટલે હું દોહન કરો તો એટલે નો અર્થ હોય તો आत्मन धर्मम अदोक्तા શ્રેયાને એટલે હું એનો અર્થ પોતાના આત્મા આત્મામાં ધર્મનું દોહન કરે છે આત્માથી બીજી કઈ નો જ આવે હે ભરવાડ છે એમ ઓલે ડોલમાં શેડ જવા દે કોઈ બીજી ક્યાંય જવા ન દે આત્મા શું ભાઈ સાબીજી શું કે હે સદગુણ સાહેબ શું કે મારે મારજો ફડાકો એ બધા જોતા જાય હે શું કયો હું ભાઈ અદોગતા એટલે ફળ નહીં ઈચ્છનારો એમ કામ કરીને દોઈ લેવું આપણે અને ચા કરીને પી જવું એવું નહીં એમ એ કામ કરીને દૂધ કોકને દેવું એટલે ધર્મ અદોગધા આત્મના ધર્મ અદોગતા એટલે પોતે ધર્મ પાળે અને એનું ફળ ન ઈચ્છે એટલે અદોગતા જો ફળ ઈચ્છે તો દોઈ લીધું કે પછી કઈ રહ્યા ને એક વાર ગાય દોઈ લે પછી ત્યાં કોઈક જાય તો શું થાય હે પાટું મારે આપણે ક્યાંક કામ કરીને બીજો કોઈ અમે ભાગ લેવા આવે તો શું કરીએ આપણે પાટું મારી જા જા કોને કર્યું છે હે એટલે અધોગ થાય પોતે જે ક્રિયા કરે એનું ફળ ન ઈચ્છે એનું નામ આત્મન ધર્મ અધોગતા પોતાના ધર્મને ધર્મનું ફળ નહીં ઈચ્છનારો ભગવાનને રાજી કરવા હાટું જ કરનારો એ એ બહુ શ્રેષ્ઠ કેનાથી શ્રેષ્ઠ કીધો એ મુક્ત સંઘર્ષ તત્વ એટલે શું હોય હું કીધું એ કોનાથી શ્રેષ્ઠ મુક્ત થઈને શ્રેષ્ઠ કીધો એમ દોઈને પી જાય મુક્ત શું કરે પોતે ફળ મુક્ત શું કરે પોતે ફળ દોઈને પી જાય આ દોઈને પીવે નહી નહીં ભગવાન ને પાય એમ તો શ્રેષ્ઠ અદોગધા મુક્ત સંગાત ભૂયાન અદોગધાત ધર્મ મહાત્માના જોજી કેવું લખ્યું છે કઈ કરે તો પણ નિષ્કામ ભાવ ભાવથી કરે ગાય દોઈ લીધી હોય પછી બીજો કોઈક દોવા જાય તો પાટું મારે એની ઘડી આ એને કોઈક દૂધ લેવા જાય તો પાટું મારે તો એવો નથી અદોગતાય એટલે પોતાના ધર્મ નું ફળ નહીં ઈચ્છનારો ભગવાનને રાજી કરવા ધર્મને પાળનાર ગુજરાતી હું લઈ ગયું જોઈ પોતાના વર્ણ તેથી પણ સંશયનું નિવારણ કરનારો ઉત્તમ છે તેથી પણ પોતાના સંશયનું નિવારણ કરનારો હું એમાં લખ્યું છે અર્થજ્ઞાત સંશય છેતા અર્થને જાણનારો હોય એના કરતા સંશયનું છે સંશયનું નિવારણ કરનારો હોય શ્રેષ્ઠ છે તથા શ્રેયાન સ્વકર્મકૃત પોતાનો બધો સંશય કાપી નાખે પણ હળી ભાંગીને કટકાર ન કરે એના કરતા હળી ભાંગતો હોય એવો એ શ્રેષ્ઠ હળી ભાંગી નાખે નાખો દેમયા એટલે એના કરતાં હળી ભાંગી નાખે એવો શ્રેષ્ઠ અને હળી ભાંગે એના કરતાં મુક્ત સંઘર્ષ થતો એના કરતાં મુક્ત એમ કે બંધે નહીં હળી ભાંગી નાખતો હોય પણ અન્ય બંધાઈ રહેતો હોય કે આ હળી મારી કટકો તમારે તમને ન લેવા દઉં હળીને કટકા મેં કર્યા તો એ હળીને કટકા કોના હે કોને કર્યા હળીને કટકા મેં કર્યા એ કટકા કોના હોય તમને એક નો અડવા દઉં અને હામુય નહીં જોતા કોઈને કટકા કર્યા એમ પૂછતા નહીં એના કરતા અદોગતા એના કરતા મુક્ત સંઘ શ્રેષ્ઠ મુક્ત થઈ જાય કટકા કરીને નાખી દે કચરા પેટે કાં કોકને જોતા હોય તો દઈ દે એ મુક્ત સંઘ કે ભાઈ કે નહીં હે એ મુક્ત સંઘ કટકા કરીને પછી એને પોતે રાખે ને એટલે મુક્ત થઈ દે અને એના કરતા આ દોગ્ધા ધર્મ મહાત્માના તેથી પણ સંશયનું નિવારણ કરનારો ઉત્તમ છે તેથી પણ પોતાના વર્ણાશ્રમોચિત ધર્મને પાળનારો શ્રેષ્ઠ છે આવું મનમાં માનવું આવું મનમાં વિવેક સમજવો પણ સમદ્રષ્ટિ ન કરી નાખવી બહાર વ્યવહાર હોય એમ કરવું અને મનમાં આવો વિવેક રાખવો તેની અપેક્ષાએ જે આસક્તિ છોડીને નિષ્કામ ભાવે ધર્મ પાળનારો શ્રેષ્ઠ છે એ આ ગુજરાતી કર્યું છે અદોગધા ધર્મ મહાત્માના હે મુક્ત શર્મા ના ના મુક્ત સંઘ ક્યાં એ મુક્ત સંઘ થી શ્રેષ્ઠ કીધું તેની અપેક્ષાએ જે મનુષ્ય કર્મ કર્મ ફળ અને પોતાનું શરીર પણ મને અર્પણ કરી દેનારો છે અને મારી ઉપાસના કરનારો છે તે શ્રેષ્ઠ છે તેનાથી મયર મયર મારે શરણે થઈને રહેતો હોય શરણે થઈને રહેવું એટલે શું બધું અર્પણ કરી દેવું હે બધું અર્પણ કરીને રહેવું એને અર્પણ કરીને રહેવું એમ અભિમાન ન કરવું નકર હું કરું છું તો નકર તમારું કરે કોણ હે તમે કહો ભાઈ હું કરું છું તો તમે તમારો થાળ કરે કોણ બધા હાજે બપોરે ભૂખ્યા રહ્યો એટલે હું કરું છું તો એમ ન કરે એ એનાથી શ્રેષ્ઠ દૂધ લઈને બીજાને પાય આવે તે પણ દૂધ લઈને પાય આવે પણ એમ કે હું પાવ છું તો ન કરતો હું તમને ન પાવ તો દૂધ કોણ પાય તમને એટલે એના કરતાં એમ ન કે એ શ્રેષ્ઠ તેની અપેક્ષાએ જે મનુષ્ય કર્મ કર્મફળ અને પોતાનું શરીર પણ મને અર્પણ કરી દેનારો છે અને મારી ઉપાસના કરનારો છે પોતાને મને અર્પણ કરી દે એટલે કીધું ને મને પોતાને હતે મને અર્પણ કરી દે એવું આવ્યું ને શું આવ્યું મયર આત્મન આત્મન મય અર્પિતા એટલે પોતાને હતે મને અર્પણ અર્પણ કરી દે એટલે હું એની બધી ચેષ્ટા છે એનો નોકર થઈને કામ કરે અને તોય પાછો અભિમાન ન કરે કે હું તમારો નોકર મારે જેવો છે કોઈ છે હું તમારો નોકર છું મારા જેવો કોઈ છે તો મૈયાર્પિત કહેવાય કર્મ કર્મફળ અને પોતાનું શરીર પણ મને અર્પણ કરી દેનારો છે અને મારી ઉપાસના કરનારો છે તે શ્રેષ્ઠ છે આ પ્રમાણે મને જ ચિત્ત તથા કર્મ અર્પણ કરવાવાળા અકર્તા અને સમદર્શી પુરુષથી અધિક શ્રેષ્ઠ કોઈ અન્ય પ્રાણી દેખાતું નથી એનાથી તો કોઈ બીજું શ્રેષ્ઠ નથી ભગવાન કે હું શ્રેષ્ઠ નથી મારા કરતા એ શ્રેષ્ઠ એવું ભગવાન કે બીજે ઠેકાણે એનાથી કોઈ બીજો શ્રેષ્ઠ નહીં એસે મેરે જન એકાંતિ કે એહી સમ ઓર ન કોઈ એના જેવો બીજો કોઈ નહીં એવો વિવેક મનમાં રાખો બહાર પૂજા કરવા ટાણે બધાને હરખું એક એક ચાંડલો કરી દેવા નકર તો કે પૂરું થઈ ગયું સહજાનંદ સ્વામી